ઇફેક્ટ ની બાબતમાં શું કહ્યું કે તરુલા બેને કોઈને ઠપકો આપ્યો કરીને અમે જોઈ નાખીએ છીએ બસ આપણે જોયા જ કરવું જોઈએ શું કહ્યું અજ્ઞાને કરેલો કરેલો કર્મ તે જ્ઞાને કરીને એને જોવો એને અજ્ઞાતા જતા સમજ તમે દર વર્ષે તમે આજે આવ્યા તમે પાપ ધોઈ નાખો તમારી બધું જ્ઞાન લીધું છે વર્ષ પછી તમે જે બધો પાપ અમે કર્યો તમે ધોઈ નાખો એમ કે છે કે તમે અમને અત્યારે જ્ઞાન આપીને અમારા પાપ ધોઈને જાઓ પછી વરસ વરસમાં અમે પાછા બધા પાપ કરીએ પાછા બીજે વર્ષે આવીને તમે પાપ ધોઈ નાખો એવું પાપ જ ના થાય ને અમને જ્ઞાન આપે પછી પાપ જ ના મારી આજ્ઞા પાંચ પાડે દરેક પાપ ના થાય તોય એ જો અમારી આજ્ઞા પાડતો ગાળાગાળી નહીં કોઈ મારી ના કરતા પાપ ના લાગે અમારી આજ્ઞા પાડનાર ને કશું બાપ લાગે નહીં અમારી આજ્ઞા પાડનાર શક્તિશાળી હોય આ નિર્બળ ના હોય શું શક્તિશાળી એટલે પ્રસાદ હું ખાય એવા હોય હોય આપો આજે આપજો આ પ્રસાદ માગે છે બોલો બીજા લોકો અમારી આજ્ઞા પાસે એટલે કે એનો અર્થ જ્ઞાની પુરુષ ને માર ખાવાનો પણ અધિકાર છે અને માર આપવાનો પણ અધિકાર છે એ વાત ખરી જ્ઞાની પુરુષ ને માર ખાવાનો અને માર આપવાનો બંને અધિકાર છે એ કશું આપે જ નહીં અને કશું કરે નહીં કરે જ નહીં પછી આપે કેવું કહેવાય મેં કોઈ દાડે કશું કર્યું નથી અત્યારે વ્યક્તિથી કશું કર્યું નથી પહેલાં કરેલું પહેલો ધંધો કરેલો મોટો કોન્ટ્રાક્ટનો ધંધો કરેલો અત્યારે લગ્ન કશું કર્યું નથી તમે કરો કે અને તમે કર્યું નહીં તમે જે કર્યું છે એમ કહો છો ને તે ઇગોઇઝમ છે ખાલી ઇગોઇઝમ છે તો પછી અમારે ત્યાં કરીએ જ નહીં ના આમ કરીએ હું કરી ના થોડું તમને ભાઈ પડી એમાં સો ટકા નથી પડ્યું સો એ સો ટકા ના પડ્યું બીજી ડિસ્ટ્રિક્ટ નું જ્ઞાન લીધેલું એટલે તમે ખાલી બેટરી રિચાર્જ કરી આપો એ કે છે મેં બીજી ડિસ્ટ્રિક્ટ નું જ્ઞાન લીધેલું એટલે તમે મને ખાલી બેટરી ચાર્જ રિચાર્જ કરી આપો છો ક્યારે લીધેલું જ્ઞાન લીધેલું પૂછે છે દાદા લંડન ના જ્ઞાન લીધેલું એમણે કોણ ક્યાં કોની પાસે લીધેલું એ બ્રહ્માકુમારી ને બહેનો છે ને એમની પાસેથી બ્રહ્માકુમારી એ જ્ઞાન લીધેલું અને તમે મને બેટરી રિચાર્જ કરી આપો છો એ જ્ઞાન જુદી જાતનું અને આ જ્ઞાન જુદી જાતનું જ્ઞાનના બે પ્રકાર જુદા જુદા હોય એક રિલેટિવ જ્ઞાન છે આ રિયલ જ્ઞાન છે બે જુદી જુદી જ્ઞાન છે એટલે અમે રિચાર્જ ના કરી આપીએ લાગે છે કે બંને છે મને લાગતા તમને લાગે તમને બિલકુલ વ્યાજબી અને કરેક્ટ જ લાગે પણ આમ જયારે એને જજમેન્ટ કરવા દઈએ તો જજમેન્ટમાં એ વાત રિલેટિવ કહેવાય રિલેટિવ સત્ય છે આ રિયલ સત્ય છે બે સત્ય જુદો પ્રકાર તમને એમ લાગે કે બે એક જ છે એવું લાગે શબ્દો એક જ હરખા હોય શું કહ્યું કારણ કે એ છે તે બહેનો છે તે પચાસ બહેનો અમદાવાદની હતી તે મને કહે જ્ઞાન આપો એમ ના બેન તમને જ્ઞાન ના અપાય કારણ કે એ બહેનો હતા આપણે જતી રહે બિચારી પછી એમને દુઃખ ઉત્પન્ન થાય એટલે લોકોનું કામ કરતી જતી રહે એટલે એમને આપ્યું એ કરે છે તે જ બરોબર છે સમજો ને કારણ લોકોને ધંધે પાસે શું વાંધો છે નુકસાન કરનાર સારું કરે છે એ બધું રિલેટિવ સત્ય છે કેવું છે બે પ્રકારનું સત્ય એક રિલેટિવ સત્ય અને એક રિયલ સત્ય એ સમજાવવાના બંનેમાં શું ફેર બંનેમાં શું તફાવત રિલેટિવ વિનાશી હોય જુદા જુદા શું લક્ષણો હોય રિલેટિવ સત્યના લક્ષણ શું હોય ને રિયલ સત્યના લક્ષણ શું હોય રિલેટિવ શક્તિ વિનાશી હોય એટલે બધું એને આપણે જમ્યા વસ્તુઓ બધી સારી હોય અને સાચી જ હોય પણ જમ્યા બધી નકામ હોય છે ખલાસ થઈ ગયું અને પેલું કાયમ હોય સનાતન હોય અને આ રિલેટિવ શક્તિ સુખ આવ્યું બસ જતું રહે અને જતું રહે એને રિયલ કહેવાય નહીં એ રિલેટિવ કહેવાય અને રિયલ તો જાય જ નહીં કરે જ્યારે પણ ના જાય રાતે દાડે ત્યારે થોડું ઘણું સમજાયું કે કઈ આજ્ઞા નથી પડાતી કઈ પોલિશ કરવાની ભગવાન નિધિ ધ્યાન નું મહત્વ શું એમને જે શક્તિ હોય તે પ્રગટ થઈ જાય આપણા શક્તિ એમને ફ્રી ઓફ કોસ્ટ હોય જેનું નિધિ ધ્યાન કરીએ અને જોડે જોડે રહેવાનું હોય તો ના કરે ચાલે રાત ચાલે જોડે જોડે રહેવાનું આ તો જોડે રહેવાનું નહીં બધી શક્તિઓ પ્રગટ થઈ જાય ઢોલ મારે ને ઢોલ મારે મન ના બગડે એટલી બધી શક્તિ આવી જાય દાદા નું ચહેરું આપણને દેખાયા નિધિધ્યાસન સહજા સહજ થાય કે નહીં પાણી કેમ નીકળીએ પાણી નીકળી જવાનો કઈ હોવાનો અર્થ આંખમાંથી પાણી નીકળે ચમચી આંખ કરીએ પેલા કઈ ભૂલો કરી હોય અમને સહજ થઈ ગયું છે ભૂલ થઈ થઈ કરે અમને તો થઈ ગયું એમને એમ કે પાડી વાડી કરે તો ના ના ના પણ એવું થાય દાદા થોડીક વાર આમ બેઠા હોય અને તેવા વખતે એકદમ વાંચીને તો ખ્યાલ આવે કે મારા દાદાના સિંજય જયકાર કરવા જોઈએ અને તે વખતે ઉઠીને સિંજય જયકાર કર્યા હોય ને પછી રડાઈ જાય કેટલો વખતે આગ્રહ છે ઘણી વખત યાદ દાદા ઘણી વખત કેટલા કલાક ચોવીસ કલાકમાં હું શાંતિ બેઠો તો દાદાનું રટન ચાલુ જ હોય દાદાનું રટન ચાલુ કરવું એ નહીં યાદ કેટલો હવે હવે દાદા કોઈની પાસે ખીજવાઈ જવાય કોઈની ઉપર ખીજવાઈ જવાય કોઈની ઉપર ને માણસ ઉભરો તરત પાછું યાદ આવી જાય તમારું જ્ઞાન પાછું તો હાજર થઈ જાય દાદા કોઈ પાસે ખીજવાય તરત હું તરત તરીકે મારી ભૂલ માફ કરજો મારી એમ એટલે કઈ ડોલર કોક લઈ ગયો હાથમાં તો હાજર થઈ જાય ગમે તે થાય જરા ડોલર લેતો નહીં ગયો હાથમાં જણાવજો દાદા હાજર થઈ જાય એટલે બહુ થઈ તમારે કેટલા વખત હશે શું કહે છે ગાયબ ગૌભાઈ પૂછે છે આપડે રાત્રે ઊંઘી જઈએ ત્યારે આપડે આત્મા શું કરતો હશે ક્યાં રહેતો હશે નહીં દીધી ગરડો બાંધી દીધો જેમ આવડો મોટો હીરો હોય કોઠરા મૂકી વેચી દે છે એવું નથી પૂછવા પાપ ની વ્યાખ્યા શું પાપ કોઈને દુઃખ થાય પાપ સાચું બોલો તો એ દુઃખ થાય એટલે પાપ જે ભેદ પાડી દે શું કહ્યું ભેદ પાડી એ દુઃખ કહેવાય એટલે તમે કોઈ પોતાની મધર ને સાચું બોલે તો મધર શું કે પોતાની મધર હોય તેને કોઈ એમ કે તમે મારા પાપાના વહુ થાવ તો શું કે મધર મોડું ના દેખાય છે તું તારું મરી જઈ જાય પણ મોડું ના દેખાય છે એટલે હાથું કહ્યું ને એમાં મારા બાપના બહુ ના પ્રજ્ઞા એને વાંચી ના કહેવાય દુઃખ થયું બહુ જબરદસ્ત ભેદ પડી ગયો ભેદ પડી ગયો તું અંદર જ્યાં જજે મોડું ના દેખાય છે એવું બને કે ના બને હવે હાથું નથી બાપા રહ્યો છે અમારે હિતકારી થાય એવું જોઈએ અમાને હિતકારી થાય એવું જોઈએ માજી ના હિતકારી થઈ પડે ને વિવેકવાદાનું હિતકારી થઈ પડે માજી દુઃખ થઈ પડે અને આપણે કઈ માજી પાણી આપો કેટલા ખુશ થઈ જાય ચારિત્ર ની વ્યાખ્યા આપો ચારિત્ર ની વ્યાખ્યા આપો રમણભાઈ કોણ રમણભાઈ ચારિત્ર તો બહુ જાતના ચારિત્ર પણ એના ચારિત્ર ના વ્યવહાર ચારિત્ર એટલે શું વ્યવહાર ચારિત્ર એટલે જેનામાં ક્રોધ માયા લોક પોતાને થતા હોય પણ બીજાને દુઃખ ના આપે એવા અંદર થયા કરે પણ બહાર અસર ના કરે લોકોને અને વિજય વિજય બહાર કોઈ જોડે હોય નહીં સ્ત્રી પુરુષ કે પૂછે કોઈ જોડે અને કોઈને દુઃખદાયી ના થાય પડે એ ચારિત્ર વ્યવહાર ચારિત્ર અને ખરેખર ચારિત્ર કયું તો જ્ઞાતા આદર્શતા પરમાનંદ આટલું તમારે ખબર તો બીજું કશું આગળ ચારિત્ર નું શું પૂછવા માંગો છો ચારિત્ર નું એટલું પૂછવા માંગતો હતો કે સારા અને ખરાબ જે સમાજની દ્રષ્ટિએ ગણાતા વ્યવહારિક રીતે રહેવાપણામાં જે આવતું હોય એને વિશે હું પૂછવા માંગુ વ્યવહારિક ચારિત્ર શું પૂછવા માંગુ એટલે વ્યવહારિક ચારિત્ર શું કે સમાજમાં આપણે રહીએ તો કોઈને દુઃખરૂપ ના થવા એ પ્રમાણેનો જે વ્યવહાર છે અમુક રહેવાની રીત અમુક રહેવાની રીતભાતો એને એને ચારિત્રમાં સમજે છે એમ શું વ્યવહારમાં વ્યવહારમાં જે કોની જોડે જે રીત રિવાજો કે સંબંધો એના ચારિત્ર ની વાત કરે છે વ્યવહારમાં તો જે રીતે રાખે એ રીતે આપણે રહેવું જોઈએ શું કહ્યું વ્યવહારમાં વ્યવહાર એટલે આપવું ને લેવું આપણે આપીશું લેવું આમ અમારે વ્યવહાર કરાવવો એમનો વ્યવહાર તો ચારિત્ર ગણાય નહીં તો ચારિત્ર વસ્તુ તો અમુક વસ્તુ મોટી વસ્તુ તમે કોઈ બી આત્મ સ્વભાવ શું ધંધે જ કે કઈ પૂછતો નથી કઈ પૂછને પૂછ સાંભળું છું બધું લઈ લીધા રસ્તામાં કોકે લઈ લીધા એમાં કોણ ગુનેગાર સંજોગો સંજોગ ના પણ લઈ લીધા એક વાગે અને ગુનો નહીં કોઈ જતો તમે ઉપાધિ કરતા હોય ચિંતા તો ન હોય જેનો ગુનો હોય ત્યારે ચિંતા હોય જેનો ગુનો હોય તેની ચિંતા હોય એ તો તારે જલેબી બધું ખાતો હોય ગયા એટલે આપડા ગયા એટલે ચિંતા તો થાય ને ના ભોગવે એની ભૂલ હા તમે પેલા પકડાયા તમે પેલા ગુનો કર્યો તે પકડાયા એ પકડાશે ત્યારે ગુનેગાર તમે પકડી ગયા હવે પકડાશે તો લઈ ગયો પણ પકડ્યો નથી પણ હજી ગુનેગાર ગણાય નહીં પકડાય ત્યારે ગુનેગાર થાય શું કહે પકડાય ત્યારે ગુનેગાર ના પણ આપણે અહીંની કોર્ટો કેવી અહીંના રિવાજ કેવા આ ગુનેગાર લઈ ગયો એ ગુનેગાર એટલે હું લઈ ગયો ગુનેગાર તો હું ભૂલ કાઢું છું તારા ક્યાં કયા કાયદે લઈ જાય કારણ કે ભૂલ તારી તું પકડે પેલો પકડા છે તારે દોષિત કોણ આમાં દોષિત કોણ આમાં દોષિત કોણ જેના ગયા તે દોષિત જેના ગયા તે દોષિત કેવી રીતના જયારે એ દ્રષ્ટિ હોય છે બીજા જતા નથી તો ગયા તમારા પૈસા લઈને તમે જતા હો મારા જેમ ધ્યાન જોયા કરવાનું કે આપણે એરેન્જમેન્ટ કરવાની શું થાય છે શું કરે છે આપણે બુદ્ધિ વાપરવાની બંધ કરી દઈએ તો બુદ્ધિ બુદ્ધિ હોય ને હા તરુબેન ને હોય ને મહિલા આવો આ ગોજા ને જગ્યા પર ભેગા થાય બીજી જગ્યાએ ના થાય દાદા ફૂલ જુઓ આ ઝાડ નું કોઈ કોઈ દેખાવ મારે એવું જોયેલું અમે નાના હતા તો ગુલાબ ના ફૂલ ને મોગરા ના ફૂલ મારી ના જોયે એમ લઈ આવતા પણ અહીંયા એટલા બધા ગુલાબ હોય કોઈ એક તોડે નહીં એમના ધંધો જ નહીં શીખેલા નહીં એવું શીખેલા નહીં લોભ તો ના હોય ને છોકરા આઠ દસ વર્ષના બધાના લોભ હોય દસ વર્ષના નહીં હોય બીજી પછી આપા પેલી અંતાય બીજી લઈ લે <laughs> પછી કઈશ કરવું એલો આપણે ઇન્ડિયામાં બહેનો હોય અને ઘઉં ચોખા વર્ષ ના ભરી લે સંગ્રહ કરવાનું સફેદ રંગ લીલો રંગ લાલ રંગ એનું કઈ ખરું મહત્વ કે કઈ એનું કઈ મહત્વ ખરું રંગોનું ખરું મહત્વ કયો રંગ સારો બધા મિક્સ થયેલા છે બધા સફેદ રંગ સૌથી ઉત્તમ સફેદ સફેદ રંગ સૌથી ઉત્તમ ના એવું ઉત્તમ મને કદાચ એવું ના થાય તો રંગ ખારો વાળો રંગ એવું કેમ બનાવી દીધું અપસુકન ને લોકો સગવડ હા બેસો બંને જણા પેલી ભાઈ આમું બેઠો આમું મોડું જોઈ બંને વેજણ બે જંગલ માં સગવડ કરે એનું નામ બુદ્ધિ દાદા છે કેમ પેલા મનુભાઈ નહીં મીરુભાઈ મનુભાઈ પટેલ જળના પાંદડા લીલા થયાનું કઈ કારણ ખરું આ વનસ્પતિ એ લીલા રંગની થઈ એનું કઈ કારણ ખરું એમાં ઈશ્વર ને પરમેશ્વર નો ડિફરન્સ બતાવે છે દાદા એ તે કેવી રીતે છે દાદા આઠમી આઠવાણીમાં ઈશ્વર અને પરમેશ્વર એનો ડિફરન્સ સમજાવો ઈશ્વર એટલે શું ને પરમેશ્વર દાદા છે સરસ પણ સમજણ બહુ નથી પડતી વિજ્ઞાન આવ્યું દાદા આઠમી આપતવાણી આપણે લાવે ને જોડે એ શું કહે તેમાં હા ઈશ્વર અને પરમેશ્વર નો તફાવત છે હમણાં હિન્દીમાં આવી ચાર અક્ષર કહી દીધું તમને બરાબર મૂળ સ્વરૂપમાં આવી જાય ત્યારે સંપૂર્ણ જ્ઞાતા થઈ જાય પ્રકૃતિ ઇતિહાસ થઈ જાય ત્યારે પરમેશ્વર થઈ જાય એ થઈ એટલે પૂર્ણ દશા થઈ જાય ત્યારે પરમેશ્વર પૂર્ણ દશા થાય ત્યારે પરમેશ્વર પૂર્ણ દશા તો અત્યારે આપણે બધા ઈશ્વર કહેવાય ના ઈશ્વર તો પેલા મનુષ્યો બધા તમે તો પરમાત્મા થવા તૈયારી દરેક જુદા જગ્યાએ એને ભગવાન માણસ કે લઈ ગયા જીવ ઈશ્વર ને પરમેશ્વર જુદા પડ્યા જીવો જયારે કરતા પણ નથી એ બધા જીવ ભોગતા પણ છે બધા અને ઈશ્વર કરતા પણ હાથે છે ઈશ્વર અને જયારે કરતા ભક્તા છે ને એ પરમેશ્વર <laughs> શબ્દો છે લોકોને સમજાવવા માટે કરેલું જ્યાંથી જુઓ તો એક એક જ આવે દાદા આઠમી આપતા મળી છે તો મને વિચાર આવતો હતો જ્ઞાન એક જ પ્રકારનું હોય જ્ઞાન બે પ્રકારના અને દાદા એ જે એ જ્ઞાન છે તે આપણે આત્માનો અનુભવ કરવો આત્મામાં રહેવું એ જ મુખ્ય જ્ઞાન આત્માને ઓળખ ચેતવણી આપેલે ખબર પડે ચેતવણી હોવું પેલા પેલા ડોક્ટર તમારે આત્મા શબ્દનો કોઈ અર્થ છે શબ્દ છે ને આત્મા જસ એક શબ્દ છે તો અત્યારે એવી દાદા આત્મી આપતાવાણી છપાઈ તો આત્મા ઉપરના આટલા બધા એટલા ટીમ પ્રશ્નો છે તો પછી નવમી દસમી અગિયારમી તો કયા પ્રશ્નો હશે બધા તેવા કયા માણસો પ્રશ્નો પૂછશે તો દાદાનામાંથી પ્રશ્નો પૂછાશે ચૌદ રીતે છે ચૌદ રીતે પણ દાદા એવા બધા મનુષ્ય દાદાના બધા મહાત્માઓ મળી રહેશે તેવા પ્રશ્નો બધા પૂછાશે ને દાદાના વાણીમાંથી નીકળશે ના નવમી સાના નીકળી છે મોક્ષ માર્ગ ના કેતા હતા કે નવમી આપતાવાણીમાં મોક્ષ માર્ગ બાધક કારણો મોક્ષ માર્ગમાં શું શું બાધક છે તો મેં બધું જલ્દી જલ્દી વાંચીએ તો બધું છોડી દેવાય કે બાધક હોય એને ખસેડી કરાય વસ્તુઓ છે મોક્ષ માર્ગ ના બાધકો સંસારની જાગૃતિ રાખવી છે મોક્ષ સંસારની જાગૃતિ એટલે બુદ્ધિ વાપરવી બુદ્ધિ વાપરીએ તે બાધક છે પણ અત્યારે તો એનો ચાલે એવું નથી ને એટલે સંભાવ અધિકાર કેમ ના કરે દાદા ચાર નહીં બધા વિચાર પણ એ બહુ ઉભર જોઈએ ત્યાં ઉપયોગ રાખવો જોઈએ જાગૃતિ ના ચૂકવી છે બરાબર હા બહુ આ જે પ્રાપ્ત થયું છે એને તૂટી ના જાય એ જોજો કર્યા વધવાનું બધું વધી જ ગયું બહુ વધી ગયું આ જગ્યાએ માણસ હોય છે કે નહીં હમ હિમાલય ઉત્થાન થાય ગમે તે એટલે આ જગ્યાએ હોઈ શકે નહીં જે જગ્યાએ તમે ચડ્યા છે એ પણ સાચવી રાખવાનું એક મજબૂત કરી દેવાનું વસ્તુ કરવાની એમાં જાગૃતિ રાખવાની ને જાગૃતિ રહે નહીં એટલે શું થાય જમતી વખતે જમતી વખતે જાગૃતિ ના રહે એટલે શું થાય ફરી ફરી ફરી ફરી લખવું પડે આપડે લખવાનું જાગૃતિ ભૂલી ગયા ફરી કરવું પડે પણ આપણે જમતા હોઈએ આપણને ખ્યાલ હોય કે આહાર આહાર કરે છે આપણને એમ ખ્યાલ હોય અથવા દાદાનું ખાયમ નિધિ ધ્યાસન અથવા દાદાનું સતત ધ્યાન રહેતું હોય અને ભૂખ લાગી છે ને આપણે ખાઈએ છીએ તો એમાં જાગૃતિ છતાં જતી રહે એને ગાતા ગાતા બધું જોવું પડે બેન ખાય છે ત્યારે જોવું જોઈએ કે થાય ને ખાય છે કે નહીં ખાતા શ્રાદ્ધુ આવે છે જાણવું પડે શ્રાદ્ધ ભોગવે છે ભોગવે છે લોકો અમે કપડા ઘરેણા પહેરીએ જાગૃતિ ને ઓછી કરી નાખે ખાવું પીવું ઓછું પહેરવું એ બધું જાગૃતિ ને ઓછું કરી નાખે ભટે જોયો તો ભટકે કે બારી ખોલ બારી ખોલ અંબાના એટલે મેં કીધું આ ગાર્બેજ નું બાસ્કેટમાં નાખી દો એટલે એમના એમને એવો ભાવ થયો કે હત્યા કરી એમ તમે મેં એવા ભાવથી નથી કીધું કે મરી જવાનું એટલે હસમુખભાઈ ત્યાં હતા આપણા એ કે છે એમાં મેં તમારા આટલી જાગૃતિ જો છે Thank you. આપડે તો એવો માણસ કઉ હતો નથી ખૂબ માણસ હોય લોકો માણસ કરવાની ઈચ્છા નથી થતી એવું નહીં તો પછી અક્રમ ચોના ઘરાક થાય એનો તેનો ઘરાક તો અક્રમ મોટું કાઢું ફ્રી ઓફ કોસ્ટ બરાબર અહીંયા બસો માણસ ને આવે ને ત્યાં આગળ સાઈડ હજાર માણસ છત્રીસો માણસ છે એમને ફ્રી અને બીજું બધા જે સભા છે તે સો રૂપિયા મળશે પછી બહુ પ્રખ્યાત થઈ ગયો ને પૈસા જે માગવો કરે પૈસા ખર્ચ મને આંગળા ને એમાં નિર્બેન પ્રેમ તો પ્રેમ ઉપર આપે છે દયા અને નિર્દયતા એના ઉપર ચેપ્ટર લખે છે તેના ઉપરથી બધા ત્રણ ચાર જણા જ્ઞાન લેવા આવેલા અને પેલા જમીન એ લોકો હતા ને બહુ જ્ઞાન પચ્યું તો આ વખતે કીધું છે કે એમાં મેં દાદા આવે તો ફરી જ્ઞાન રાખો તો મારા પાંચ ફેમિલી છે કર્યા કરતા હોય પોતા પણ ના હોય પ્રતિમા કહેવાય ગર્વ ના હોય ગાળવતા ના હોય કોઈ ઈચ્છાઓ ના હોય એવી આશ્ચર્ય પ્રતિમા નક્કી તો નહીં નહીં બધા અત્યાર સુધી ખાધેલો આપણે ફરી ફરી ભાવા મળે સારું ને તો શરીર તો સારી અસર થાય હા દાદા કારણ કે પચી જાય ને પતી જાય પતી જાય દબાણ કઈ રીતે એ કઈ રીતે દાદા એ કઈ રીતે લક્ષ્મી નું દબાણ સકલ સંકુતે લગાવે આવું ક્યાં ફેરફાર કર્યો આમ કર્યું તેમ કર્યું એમની જરૂર હોય છે ફેરફાર કરે સકલ સંકુતે સહી કરવા બરાબર વળી કરો ને બરાબર વળી કરો નહીં એમની જરૂરિયાત હોય ત્યાં આગળ ના કરજો એનું ટ્રસ્ટ જ હા કામ કરનારા માણસો બરાબર મદદવાર એટલે જવાબદારી મુક્ત કરી દીધું આ બીજું બધું હાથ બરાબર આ કેમ આવવામાં કેમ નથી આવવામાં કેમ હું જાય બધું થાય ખર્ચર કરતા કામ થવું જોઈએ પણ એવું નીરુબેન કે એટલે એવું લાગ્યું હવે કે વંચાવવું જોઈએ તો હું શુદ્ધાત્મા છું એ તો વંચાય પણ આ બધી બહુ લાઈ ને દાદા જીભ ઉકેલાતા નથી બરોબર ફેર કરીને નપાઈ લે બીજે આગળ આગળ બહુ પ્રોગ્રામ રચ્યા નહીં બરાબર આગળ આગળ પ્રોગ્રામ કે આ ધંધો કરીએ આ ધંધો ત્યારે ડોક્ટરને કરી જોયો તમે કેવો હજુ રચના કરો છો બહુ રચના બહુ સારી છે તમને કશું વિચાર જ નહીં હતો નહીં દાદા એ રચના એ શું છે જાગૃતિ ગુમાઈ જાય છે નહીં રચના કરીએ એટલે જાગૃતિ બધું ઓછું થઈ ડીમ થઈ જાય ને એમાં જતી રહે ને હા જો એ તો તમે ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જ વાંધો નથી બરાબર હા ભરેલો માલ છે તે તરુબેન બધો વિચાર કર કર કરે છે પિકાર દેખાતી રંગમાં પિકાર પિકાર નહીં દેખાતી ના એટલે દાદા કઈ સારું સાયન્ટિફિક આવીને હવા પાણી ઓછા વર્ષ <laughs> <laughs> વસંતભાઈ કે છે હવા પાણી નો ઉજાસ દાદા એક વર્ષ રહી જાવ આપડા ઇન્ડિયા ના મહાત્માઓ રજા આપે તો તમે ચાલે આખું રસ્તે ના હાલે પણ એક મહિનો વધારી આપે આપણે કહી દીધું છે સાડા ચાર મહિના મહિનાનું તો એમને એવી ખબર ના હોય કે કોલેજ અંદર થઈ ગયા તો આ કરીએ છીએ તે જ કરીએ છીએ આપણે બુદ્ધિ પકડે અને આ ના પકડાય <laughs> એ તો બીજું બદલી નાખે ત્યારે બીજું નાવડું તૈયાર હોય તો અહીંથી જાય ને નાવડું નો હિસાબ છે કઈ એમને ખબર ના હોય આ ખબર નહીં ઉપાધિ જ નહીં કરી શરીર તકડા દેવાનું આ ફૂટબોલર મજા અને work value work play value play આપણા વર્કમાં પ્લે પ્લેમાં વર્ક રગવાયો એને કઈ ભાન જ ના આવે તો શું કરું બધું કરી લઉં બધું મૂકી દઉં એવું થયા કરે છે ઠેકાણું ના રાખે કામ કરવામાં ઠેકાણું ના રાખે બધા કોઈ પરિવાર ન હોય જૂનો શહેરનો જૂનો ભાગ ના જૂનો ભાગ જૂનો બરાબર હવે નહીં રાખી નિરાશા થાય બરાબર નિરાશા થાય એટલે ગમે નહીં બધી માણસ એમને જે બન્યું એ કરે પોત પોતાની ફરજો બધા બજાવે છે રામચંદ્રબેન બહુ ના મોકલ્યું બરાબર બોજો જ નહીં ભાભી સારા માણસ આ જન્મ પછી બીજા જન્મ છે મારે તો બીજા જન્મમાં તમારી સ્મૃતિ કેવી રીતે રાખવી એમ કે છે આ જન્મ પછી બીજા જન્મ માં મારે આપની સ્મૃતિ કઈ રીતે રાખવી કઈ સ્થિતિ આપની સ્મૃતિ તમે યાદ કરો એ તો ઓટોમેટિકલી જોઈન્ટ થાય તમારે મારી પર જે ભાવ છે બીજા ભાવ ઉઠી અહીં બેઠો ને એટલે તને ભેગા થાય એટલે નિયમ જ એવો છે ને જ્યાં ભાવ બેઠો ને તે આપણે બેવું થાય જો